એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ બાળ દોસ્તો તમને સૌને ખબર છે આજે એક ખાસમ ખાસ દિવસ છે હો ભાઈ અરે આજે આ જાહ્નવી બહેનનો જન્મદિવસ છે આવો આવો જાનવી બહેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ જાહ્નવી બેનની સાથે એમના સૌનકભાઈ પણ વાર્તા સાંભળે છે આવો સૌનકભાઈ જાહ્નવી બેન આ જાહ્નવી ને સૌનક તો ડીસામાં બેઠા બેઠા રોજ વાર્તા સાંભળે છે ભાઈ આવો ત્યારે આજે હું તમને રમણલાલ સોનીની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો કાન દઈને સાંભળજો ધ્યાનથી સાંભળજો એમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે સિંહ ભૂંડની લડાઈ જંગલનો રાજા સિંહ તરસ લાગવાથી તળાવે પાણી પીવા ગયો એ જ વખતે એક મહાકાય વિકરાળ ભૂંડ પણ ત્યાં પાણી પીવા આવ્યો હા સિંહે તરત ભૂંડને પડકાર્યો હે હું રાજા છું પહેલા હું પાણી પી લઉં પછી તું પીજે ભૂંડે કહ્યું એમ તો હું એ રાજા છું હું પહેલો પાણી પી લઉં પછી તું પીજે લો બોલો કડીકમાં વાત મારા મારી પર આવી ગઈ હો જાનવી બહેન બેઉ બળિયા બાઈજા સિંહની પાસે નહોર હતા તો ભૂંડની પાસે દંતશૂળ હતા આ સિંગડું હતું એવું મોટા મોટા દાંત જેવડું દાંત જો સિંહમાં બળ હતું તો ભૂંડમાં તે ઓછું નહોતું કાંઈ ઘડીમાં સિંહની જીત થતી લાગે તો ઘડીમાં ભૂંડની વનના પ્રાણીઓ દૂર ઉભા ઉભા લડાઈ જોતા હતા ભાઈ એવામાં કેટલાક ગીધ આકાશમાં ઉડતા દેખાયા એક ગીધનું બચ્ચું કહે મને બહુ ભૂખ લાગી છે બાપા ગીધ કહે હવે બહુ વાર નથી બેટા હમણાં સિંહરો જાણ પછી તને ફક્કડ મીજબાની મળશે સરસ ખાવાનું મળશે બચ્ચું કહે સિંહ તો બાપા જોરમાં લાગે છે એ નહીં મરે હો ગીધ કે તો ભૂંડ મરશે બે મોટા બાયજા છે એટલે બે માંથી એક મરવાનો જ આજે તને મીજબાની મળવાની સરસ ખાવાનું મળવાનું એ નક્કી સિંહ આ સાંભળતો હતો એટલે તો વિચારમાં પડી ગયો ઓ તારીની અમે લડીએ એમાં આને મજા છે તે શું અમે એના પેટમાં જવા લડીએ છીએ ભૂંડે પણ ગીધડાની વાતચીત સાંભળી હતી એ વિચારમાં પડી ગયો હતો કે શું અમે ગીધડાના પેટમાં જવા લડીએ છીએ લડતા લડતા સિંહે ભૂંડને કહ્યું કંઈ સંભળાય છે ભૂંડ કે સંભળાય છે ને સમજાય પણ છે આ ગીધડા આપણા મરવાની જ રાહ જોઈ રહ્યા છે તે શું આપણે એમના પેટમાં જવા વાસ્તે લડીએ છીએ એમ સિંહ કે આપણે તો કોણ મોટું ને કોણ પહેલો પાણી પીએ તે નક્કી કરવા લડીએ છીએ ભૂંડ કે પણ નક્કી એવું થશે કે આપણે બેઉ મૂરખ હતા નજીવી વાતમાં લડી પડ્યા અને ગીધડાના પેટમાં ગયા એવું નક્કી થશે સિંહ કે તો એવી રીતે લડી મરવા કરતા આપણે સંપીને રહીએ તો કેમ હું કહું છું કે તું પહેલું પાણી પી લે પછી હું પીશ ભૂંડ કે ના તમે રાજા છો પહેલા તમે પછી હું સિંહે કહ્યું તો એમ કરીએ બંને સાથે પાણી પીએ ચાલ આમ સમાધાન થઈ ગયું ને બંને જોડા જોડ ઊભા રહીને પાણી પીધું બંને ઓ ભાઈ વનના જાનવરો એ જોઈને ખુશ થઈ ગયા પણ માથા પર ઉડતા ગીધડાને એ ગમ્યું નહીં ક્યાંથી ગમે એમને કંઈ ખાવાનું ન મળ્યું એ તો બોલા ઓ તારી આ મુવાને લડતા એ ન આવડું ને મરતા એ ન આવડું પણ કેટલું સરસ જીવતા આવડું એની તો આપણને ખબર પડી ગઈ ને સૌનકભાઈ જાનવી બહેન સંપીને રહ્યા બંને તો ભાઈ તમને સૌને આ વાર્તા સાંભળવાની મજા પડી ને કેવી સરસ મજાની વાર્તા હતી ચાલો આવજો આવતીકાલે તમારા માટે બીજી સરસ મજાની આવી જ એક વાર્તા લઈને આવવાનો છું હો હવે હાલાવાલા કરી જાઓ આપણે સૌ સપનામાં સાથે સાથે રમશું કૂદશું ને ગીતડા ગાશું આવજો